એ હે આવો આવો મારા વાલકુડા એવા ટાબરિયાઓ હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો રાજકોટમાં બેઠા બેઠા મયુરી વાર્તા સાંભળે છે આવો આવો મયુરી બેન આજે હું તમને બધાને એક સુંદર મજાની વાર્તા કહેવાનો છું ધ્યાનથી સાંભળજો વાર્તાનું નામ છે મૂરખ વાંદરો <laughs> ઘણા વર્ષો પહેલાની આ વાત છે હો ભાઈ એક હતો રાજા આ રાજાના મહેલની અંદર એક સુંદર મજાનો બગીચો હતો હવે આ બગીચામાં ઘણા બધા વાંદરાઓનું એક ટોળું પણ રહેતું હતું હો એક દિવસ આ રાજાના રાજકુમારના લગ્ન લેવાયા અને રાજાના રાજકુમારના લગ્ન હોય રાજાના દીકરાના લગ્ન હોય પછી તો પૂછવું જ છું આખા રાજ્યમાં ધામધૂમ હતી હો ભાઈ બધાય રાજકુમારના લગ્નની તૈયારી કરવામાં પડ્યા અને રાજાએ તો આખા રાજ્યમાં રજા જાહેર કરી રાજ્યમાં દરેક માણસ રાજકુમારના લગ્નની ઉજવણી કરવા માંડ્યા હો હવે આ બગીચાનો માળી હતો ને એ પણ પોતાના કુટુંબની સાથે આ રજાઓ માણવા માટે તૈયાર થઈ ગયો પણ એને બગીચાઓના છોડવાઓને પાણી પાવાનું કામ પણ હતું ને હે બગીચાના છોડવાને રોજ પાણી તો પાવું જ પડે એટલે માળીએ થોડોક વિચાર કર્યો અને તેણે પેલા વાંદરાઓને આ બધી વાત કરવાનો નિર્ણય કર્યો એ ઝાડ તરફ ગયો અને જ્યાં વાંદરાઓ હતા ત્યાં વાંદરાઓના મુખી વાંદરાને જઈને કહ્યું પેલા માળીને જોતા વાંદરાઓના મુખીએ ઝાડ પરથી કૂદકો માર્યો અને બોલો બોલો બોલો માળી ભાઈ હું તમને કેવી રીતે મદદ કરી શકું માળી કે રાજ્યમાં બધા રજાનો આનંદ માણે છે જો તું આ ઝાડવાઓને છોડવાઓને પાણી છાંટી આપે રોજ એને પાણી પાય તો હું મારા પરિવારની સાથે રજા ઉપર જઈ શકું માળીએ જવાબ આપ્યો વાંદરાએ કહ્યું ચોક્કસ એમાં શું હું તમારા છોડવા અને તમારા ઝાડવાઓની કાળજી રાખીશ તમે તમ તમારે જાઓ અને મજા કરો પરિવાર સાથે અમે તો છીએ જ ને આ બગીચામાં વાંદરાઓના મુખીએ કહ્યું હો મોટા વાંદરાએ જ્યારે માળી રજા ઉપર ગયો ત્યારે આ વાંદરાના ટોળામાંના મોક મોટા વાંદરાએ બધા વાંદરાઓને ભેગા કર્યા અને પછી કે જુઓ બધા આજે આપણા બગીચાનો માળી નથી એટલે તમારે આ છોડવાઓ છોડવાઓને ઝાડવાઓને પાણી પાવાનું છે બીજા વાંદરાઓ બધા આ વાત સાંભળીને કે પણ અમને તો આ ઝાડવાઓને કેવી રીતે પાણી પાવું તે કાંઈ આવડતું નથી પેલો વાંદરો કે અરે એ તો બહુ સહેલું છે બહુ સહેલું છે એમાં કાંઈ અઘરું નથી જુઓ આ છોડવાના મૂળિયાઓની કેટલી લંબાઈ છે એ જાણવા માટે છોડવાઓને ઉખેડી નાખો જમીનમાંથી જે છોડવાના મૂળિયા જેટલા લાંબા એટલા પાણી તમારે પાવાના એટલું વધારે પાણી તમારે પાવાનું ને જે મૂળિયાના જે ઝાડવાના મૂળિયા ટૂંકા હોય એને ઓછું પાણી પાવાનું એમાં કાંઈ અઘરું છે નહીં ભાઈ વાંદરાઓએ એના મોટા મૂકીની સૂચનાનું આવું પાલન કર્યું હો અને પછી તો ભાઈ એમણે બધા છોડવાઓને ઉખેડી ઉખેડી બધા છોડોને પાણી પાયું મૂળિયા માપી માપીને બોલો પછી તો બીજા દિવસે માળી જ્યારે પાછો આવ્યો બગીચામાં ત્યારે તેણે તો જોયું કે બગીચાના બધા છોડવાઓ ને ઝાડવાઓ ને ફૂલ છોડ બધું કરમાઈ ગયું હતું ભાઈ માળીને તો ઘણો પસ્તાવો થયો કે મૂરખ ઉપર મેં વિશ્વાસ કર્યો મૂરખને કામ સોંપીને ગયો એટલે આવું થયું તો ભાઈ આવી હતી આ મૂરખ વાંદરાની વાર્તા મયુરી બેન તમને આ વાર્તા સાંભળવાની મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી સરસ મજાની વાર્તા કહીશ ભાઈ આવજો